એ ધ્રુવને છાતી સાથે ચાલે છે પ્યાર કરે છે બટા કેમ રહે છે તને શું થાય નારાયણની પૂજા મનથી કેવી રીતે કરવી બાળકને સમજાવી પ્રેમથી પૂજા કર મનથી આરતી કર સિંહાસનમાં નારાયણ વિરાજેલા છે તે નારાયણના દર્શન કરતા કરતા મહામંત્રનો જપ કર તમે જયારે જપ કરો ત્યારે આંખથી દર્શન કરો મનથી સ્મરણ કરો જીભથી જપ કરો અને ત્યારે મંત્રના અક્ષરોને કાનથી સાંભળજો મંત્રને કાનથી સાંભળો જીવથી મંત્ર જપ કરો ત્યારે મનથી સ્મરણ કરો આંખથી દર્શન કરો સમાધિ રાખશે બહુ આનંદ આવશે નાનકજી બાળકને સમજાવે છે હું તને એક મંત્ર આપું છું ઓમ નમો ભગવતે વાસુદેવ નો સતત જપ બેટા મારો આશીર્વાદ છે છ મહિનામાં તને ભગવાનના દર્શન ગીતાજીમાં તો ભગવાન શ્રી કૃષ્ણ એવું બોલ્યા છે બહુ નામ જન્મ સંસિદ્ધસ્તો યાતિ પરાંગતિમ પણ ત્રણ જન્મ તો દેવાય પડે છે નારદજીએ કહ્યું છે તને છ મહિનામાં ભગવાનના દર્શન મારો આશીર્વાદ છે બાળકને આશીર્વાદ આપ્યો છે આ બાજુ રાજા ઉત્તાન પાદને ખબર પડી છે દીકરો ઘર છોડીને વનમાં ગયો ત્યાગમાં કેવી શક્તિ હોય છે ધ્રુવજી ઘર છોડીને વનમાં જાય છે તે ધ્રુવજી નું તો કલ્યાણ થયું ધ્રુવ વનમાં ગયા છે તે સાંભળ્યા પછી રાજાની બુદ્ધિ સુધરી છે રાજાની અંદર ની આંખ ઉગડે છે પાંચ વર્ષનું બાળક બધું છોડીને મનમાં ગયું હું એક સ્ત્રીને છોડી શકતો નથી મારું મન સ્ત્રીમાં બહુ ફસાયું છે હું સ્ત્રીના આધીન થયો છું ધિક્કાર છે પાંચ વર્ષનો બાળક બધું છોડી શકે છે એ મનમાં ગયો રાજાની અંદરની આંખ ઉગડી છે રાજાએ વિચાર કર્યો મેં ભૂલ કરી સુનીતિ નો કોઈ અપરાધ નથી આ સુરુચિ એ બધું મને ખોટું ખોટું સમજાય મેં સુરુચિમાં અતિ વિશ્વાસ રાખ્યો અને સુનીતિને ગર્ભથી કાઢી મૂકી મહાન પતિવ્રતા છે મારા એનો કેવો ભાવ આજે રાજાના હૃદયનું પરિવર્તન થયું છે સુરુચિમાં ફસાયેલો કામી અને વિલાસી ઉત્તાન બાદ આજે નથી આજે એને સુનીતિ ત્યાગી રાખી મારી ભૂલ થઈ ગયો છે પાંચ વર્ષનો છે વંદન કરવા જાય સુનિધિએ ના પાડી તે બધું આંખમાંથી બહાર રાજા રડવા લાગ્યો મારો દીકરો ધ્રુવ ક્યાં છે ધ્રુવ જ્યાં હોય ત્યાં તું મને લઈ જાઓ મારી બાળકને જોવો છે મારી ભૂલ પાર કર્યો ધ્રુવ એ મારો ચેલો થયો છે મારો શિષ્ય ધ્રુવ યમુનાજીના કિનારે ભક્તિ કરે અને એનો બાપ રાજમહેલમાં વિલાસી જીવન કાઢે સંત જેને અપનાવે છે એના કુટુંબની પણ થોડી કાળજી થાય રાજાને સુધાર્યું નારદજી મહારાજ આવ્યા છે રાજાએ કહ્યું છે મહારાજ હું અતિ કામી છું એક સ્ત્રીના કહેવાથી નિર્જોમ બાળકનું મેં અપમાન કર્યું મારો દીકરો ઘર છોડીને વનમાં ગયો મારો દીકરો ક્યાં છે એ ક્યારે આવશે નારદજી બધું જાણે છે રાજાને સુધારવા માટે ઠપકો આપ્યો છે હવે રડવાથી શું લાભ ગયેલો છોકરો પાછો નહીં આવે કે મહારાજ તમે આવું કેમ કર્યું આપ જે કેશો તે કરવા હું તૈયાર છું મારો દીકરો ધ્રુવ કરવા રાજાને ઠપકો આપ્યો છે જેનું મન સ્ત્રીમાં ફસાયેલું છે જે સ્ત્રીનો દાસ બન્યો છે તમારા જેવા કામી રાજા શું કરી શકે તારા તે કઈ થવાનું નથી રાજાએ વંદન કરીને કહ્યું છે આપ જે ખેસો તે રાજાને સુધારવા માટે નારદજીએ કહ્યું છે છ મહિના અન્ન દેવાનું નહીં છ મહિના કોઈ ફળ ખાવાનું નહીં દૂધ ઉપર રહીને તારે જપ કરવો પડશે જીવ સુધરે તો જીવન સુધરે જીવ એ મનને બગાડે જીવ આંખને બગાડે છ મહિના તારે દૂધ ઉપર દેવું બહુ ભૂખ લાગે તો દૂધ પીવાનું ફળ પણ ખાવાનું તો હું તને મંત્ર આપું કે મારા મને મંત્ર હું દૂધ ઉપર રહીશ અંબા આ તેથી ગૌરામ મહાપ્રભુએ એને ઉલટાવ્યો છે ભાગવતમાં ઘણા શ્લોક એવા છે કે તે વેદ મંત્ર જ છે પણ વ્યાસજી એક બે અક્ષરમાં ફેર કરે વેદ નો અધિકાર બધાને આપ્યો નથી એનું વેદત્વનો ભંગ કરવા માટે એક બે અક્ષર ફેરવી નાખે બાકી બધો મંત્ર એ જ રાખે મંત્રમાં હરે રામ પહેલું છે અને હરે કૃષ્ણ પછી છે આ ઉપનિષદ નો મંત્ર છે વેદ નો અધિકાર ઉપનિષદ નો અધિકાર પ્રધાને આપ્યો નથી શ્રી ગૌરાંગ મહાપ્રભુએ તેથી જાણીને ઉલટાવ્યો છે મંત્ર નો જપ અપવિત્ર અવસ્થામાં થાય અક્ષરમાં ફેર કર્યો નથી મંત્રને ઉલટાવીને તેનું વેદત્વ મંત્રત્વનો ભંગ કર્યો હરે કૃષ્ણ પ્રથમ એવું લખ્યું છે આ નામ મંત્ર છે મંત્રમાં પવિત્રતાની જરૂર છે નામમાં પવિત્રતાની જરૂર નથી પવિત્રતા રાખે સારું છે અપવિત્ર અવસ્થામાં નામ સફળતા મંત્ર તો પવિત્રતા દેહની શુદ્ધિ હોય વસ્ત્રની શુદ્ધિ હોય તો મંત્ર સફળતા મંત્ર ગુરુ દ્વારા લેવો પડે છે ગુરુ સિદ્ધ ન હોય તો શિષ્યને જલ્દી સિદ્ધિ મળતી નથી કલિયુગમાં સિદ્ધ સદગુરુ જલ્દી મળતા નથી કલિયુગમાં સિદ્ધ સંતો છે પણ હવે પર્વતની ગુફામાં છુપાયા છે આ નું વાતાવરણ ગમતું નથી કલયુગમાં સિદ્ધ સદગુરુ જલ્દી મળતા નથી બીજા બધા મંત્રો ગુરુ દ્વારા લેવા પડે હરે કૃષ્ણ મંત્રમાં એક એવી શક્તિ છે કોઈ સંતને ગુરુ માને એ સારું છે પણ ગુરુ કર્યા વિના પણ આ મંત્ર સફળ થાય બીજા બધા મંત્રો પવિત્રતા માગે છે હરે કૃષ્ણ મંત્ર એવો છે આ પવિત્ર અવસ્થામાં પણ એનો જપ થાય એવું લખ્યું છે શુચિરવા અશુચિરવા આ મહામંત્રમાં ભગવાનના ત્રણ નામ છે હરિનામ કૃષ્ણ નામ અને રામ નામ હરિનામ પાપને વાળે છે કૃષ્ણ નામ મનનું આકર્ષણ ભગવાનને કહેજો મારું મન બહુ ગયું છે મારું મન સંસાર સુખમાં બહુ ફસાયેલું છે મારા મનને તમે ખેંચી લો હું શરણે આવ્યો છું હું મારા મનને હચવી શકતો નથી મારું મન બહુ બગડ્યું છે તમારા ભગવાન ભગવાનને આવું કહેજો પ્રેમથી કૃષ્ણ કૃષ્ણ બોલો ભગવાન તમારા મનને ખેંચી લેશે શ્રી કૃષ્ણની આકર્ષણ શક્તિ અલૌકિક હરિનામ પાપને વાળે છે કૃષ્ણ નામ મનનું આકર્ષણ કરે છે રામ આનંદ આપે છે રાજાને આ મહામંત્ર આપ્યો છે છ મહિના મહામંત્ર નો પૂજા કરે તો ગયેલો છોકરો પાછો માં ભક્તિ કરે અને ધ્રુવજી મહારાજ યમુનાજી ના કિનારે ભક્તિ કરે ત્રણ દિવસ એક આસને બેસે ધ્યાન સાથે જપ કરે ત્રણ દિવસ પછી ઉઠે છે જંગલમાં જે કંદમૂળ ફળ મળે તે નારાયણને અર્પણ કરીને એક વાર ખાય ફરીથી આસનમાં બેસી જાય બીજો મહિનો આવ્યો ત્યારે સંયમ વધાર્યો હવે ત્રણ દિવસ નહીં છ દિવસ એક આસન છે ત્રીજો મહિનો આવ્યો ત્યારે સંયમ વધાર્યો નવ દિવસ એક આસને તમે પણ ધીરે ધીરે સંયમ વધારી ભક્તિ વધારી ભક્તિમાં લોભ રાખો ભોગમાં સંતોષમાં જેને ભક્તિમાં સંતોષ થાય છે જેને ભક્તિમાં તૃપ્તિ થાય છે એની ભક્તિ કાચી છે ધીરે ધીરે ભક્તિ વધારજો ધીરે ધીરે સંયમ વધારજો કેટલાક લોકો એવા હોય છે કથા થાય ને ત્યારે સંયમ રાખે છે ભક્તિ કરે છે અને જ્યાં કથાની પૂર્ણાહુતિ થઈ એ ભક્તિની પણ પૂર્ણાહુતિ કરી પતી ગઈ ભક્તિની સમાપ્તિ ન જે દિવસે આ શરીર ની સમાપ્તિ થાય તે દિવસે ભલે ભક્તિની સમાપ્તિ ધીરે ધીરે ભક્તિ વધારજો સંયમ વધારજો તમારું કલ્યાણ ધ્રુવજી સંયમ અને ભક્તિ વધારે છે ચોથો મહિનો આવ્યો બાર દિવસ એક આસને બેસે હવે તો ધ્રુવજીના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું છે ભગવાનને નામથી પ્રગટ કરો ભગવાનનું નામ ભગવાનના સ્વરૂપને પ્રગટ કરે છે રૂપે નામના આધીન છે થોડો વિચાર કરો તમારા હૃદયમાં નારાયણ છે હૃદયમાં નારાયણ હોવા છતાં જીવ દુઃખી છે હૃદયમાં જે નારાયણ છે એ કોઈને સુખ આપતા નથી તમારા હૃદયમાં નારાયણ તો છે પણ એ નારાયણ તમને પાપ કરતા અટકાવતા નથી હૃદયમાં નારાયણ હોવા છતાં જીવ પાપ કરે છે હૃદયમાં નારાયણ છે છતાં જીવ અજ્ઞાની છે હૃદય માટે નારાયણ છે એ કેવલ મન બુદ્ધિ ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે બીજું કઈ કરતા નથી નારાયણ હૃદયમાં હોવા છતાં જીવ પાપ કરે છે નારાયણ હૃદયમાં હોવા છતાં જીવ દુઃખી છે અજ્ઞાની છે નારાયણને નામથી પ્રગટ જે ભગવાન નામથી પ્રગટ થાય અને તેથી આજે ધ્રુવજીના હૃદયમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ નું સ્વરૂપ પ્રગટ થયું ધ્રુવજીને નારાયણના દર્શન હવે અંતર થાય જેને ભગવાનનો આનંદ મળ્યો છે તેને સંસારનું વધુ સુખ તુચ્છ લાગે ભગવાનનો જેને આનંદ મળ્યો છે તેને કોઈને જોવાની પણ ઈચ્છા થતી ધ્રુવજીના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું છે હવે તો ધ્રુવજીએ નિશ્ચય કર્યો છે ભગવાન આજ્ઞા આપે તો ઉઠવું છે મારે ઉઠવું જ નથી છઠ્ઠો મહિનો શરૂ થયો છે જગત ભગવાનમાં છે જગતનો આધાર ભગવાન છે આજે જગત આધાર નો આધાર ધ્રુવ થયો છે જગત ભગવાનમાં અને ભગવાન ધ્રુવજી ના હૃદયમાં ધ્રુવજીનું વજન એટલું બધું વધી ગયું ધરતી માને હવે સહન થતું ધ્રુવજીના હૃદયમાં નારાયણ વિરાજ નારાયણના આધારે જગત છે જગતનો આધાર નારાયણ અને આજે નારાયણ નો પણ આધાર ધ્રુવ થયા છે ધ્રુવજીના હૃદયમાં નારાયણ ધ્રુવજીનું વજન દેખાતું તરત આવે ભગવાન દેખાતા જે નારાયણ હૃદયમાં દેખાતા હતા એ નારાયણ બહાર પ્રત્યક્ષ ધ્રુવજીના સન્મુખ નારાયણ ધ્રુવજી ભગવાનના દર્શન કરે છે ભગવાન ધ્રુવ ના દર્શન કરે છે ચાર હાથ જયારે એક થાય ત્યારે દર્શન નો આનંદ આજ મારા પિતા છે આ મારો દીકરો છે એને મારા માટે બધું છોડ્યું છે નારાયણ પ્રેમ છે ધ્રુવના દર્શન ધ્રુવજી નારાયણ ના દર્શન માં આનંદ થયો છે ધ્રુવજી ને બોલવાની ઈચ્છા તો છે કઈ ભણેલા નહીં તે શું બોલે ભગવાન સમજી ગયા છે ભગવાનના હાથમાં જે શંખ છે તે શંખ વેદ તત્વ છે જે ભગવાનને જાણે તે બધું જાણે જે પરમાત્માને રાજી કરે તે જગતને રાજી કરે વેદન કો અંત નહીં હૈ પુરાણ કો પાર નહીં હૈ એક જન્મ નહીં અનેક જન્મ લઈને કોઈ इमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वनाम् अन्यांश्च हस्तचरणश्रवणत्वनादि प्राणान्नमो ભગવતે પુરુષાય તુભ્યમ અને બુદ્ધિમાં પ્રભુએ પ્રવેશ બુદ્ધિમાં પરમાત્મા પ્રવેશ કરી મન બુદ્ધિ ઇન્દ્રિયોને સત્કર્મની પ્રેરણા નથી તમને જે સારું લાગે તે મને આપજો શું માગવું શું નહીં માગવું મને ખબર નથી તમને જે બહુ સારું લાગે તે મને આપજો પ્રભુએ સ્મિતાસ્તે કર્યું અને ધ્રુવજી ને કહ્યું છે બેટા ઘરમાં જઈને છોડાવ વર્ષો સુધી તું રાજ છે પછી હું તને મારા ધામમાં લઈશ થોડા વર્ષો સુધી રાજ ધ્રુવજીએ હાથ છોડીને કહ્યું છે તમારા દર્શન થયા નહોતા ત્યારે મારા મનમાં રાજા થવાની થોડી પણ વાસના તમારા દર્શન નો આનંદ મળ્યો મને એમ થાય છે રાજમહેલમાં રાજાને શું સુખ મળે અને આ તો મચ્છર ને માકણ પણ રહે છે એ પણ સુખ ભોગવે છે ઇન્દ્રિયોનું સુખ બધાને સરખું જ મળે છે માનવને મીઠાઈ ખાતા જે મજા આવે છે એ જ મજા ઘાસ ખાતા પશુને પણ આવે છે માનવના જીવનું સુખ અને પશુના જીવનું સુખ સરખું જ હોય છે ઇન્દ્રિય સુખમાં ફેરફાર થતો નથી રાજમહેલમાં રાજાને શું સુખ છે તમારા દર્શનનો આનંદ મળ્યો હવે મને રાજા થવાની ઈચ્છા નથી મને રાજા થવું નથી પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું બેટા તને રાજા થવાની ઈચ્છા નથી પણ મારો દીકરો રાજા થયેલો તે જોવાની મને બહુ ઈચ્છા મારો ધ્રુવ રાજા તે મારે જોવું છે તારે રાજા થવું પડશે ધ્રુવજીએ કહ્યું છે આપના દર્શન કર્યા પછી મને મારો પૂર્વ જન્મ યાદ આવે છે પૂર્વ જન્મમાં હું ગંગા કિનારે તમારી ભક્તિ કરતો હતો મારી ભૂલ થઈ એક રાજા સુંદર રાણી સાથે ફરતો ફરતો ત્યાં આવેલો મેં રાણીનું ચિંતન કર્યું રાજાઓ કેવું સુખ ભોગવે છે વાસના નું કારણ એક વાર એક રાણીને જોવાથી રાણી નું ચિંતન કરવાથી મારું મન બગડ્યું અને રાજ કુટુંબ માં મારો જન્મ થયો માણસો પડે ને એના પાછળ હું પડું છું તારું મન હવે નહીં વળે સુંદર સુંદર રાણીઓ તારી સેવા કરશે તારા આંખમાં મનમાં જરા પણ વિકાર આવશે સ્ત્રી એ ભક્તિનું સાધન હું તને હાચવી ભગવાન જેને હાચવે છે એનું મન કામાધીન થતું નથી મન મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે બે ચાર માટે પણ મન મૂળ થઈ જાય જે રાખે હું રઘુવી હું તને હાચવી ભગવાન જેને હાચવે છે એનું મન કામાધીન થતું નથી મારી બહુ ઈચ્છા છે મારો ધ્રુવ રાજા થાય તારા પિતાની તારી પ્રતીક્ષા કરે છે તું કે પ્રભુએ આજ્ઞા કરી ભગવાન અંતરધાર ધ્રુવજી ગામના બગીચામાં આવીને બેઠા છે બગીચામાં રાજાનો સેવક કુલ તુલસી લેવા માટે ગયેલો ધ્રુવજીના દર્શન થયા છ મહિના સુધી રાજા દૂધ ઉપર રહ્યા છે આખો દિવસ નો જપ કરે છે રાજાને શુભ શકુન બહુ થયા છે સેવક દોડતો આવ્યો વધાઈ વધાઈ રાજકુમાર ભગવાન ના દર્શન કરીને આવ્યા મેં તો એવું સાંભળ્યું છે એ આવવાના નહોતા પણ પ્રભુની ખાસ હત્યા થઈ કે ઘેર ત્રીજી મારો દીકરો આવ્યો એ સાંભળીને રાજાને બહુ આનંદ રાજા ધ્રુવજીનું સ્વાગત કરવા માટે હવે ત્યાં જાય છે બે રાણીઓ બે પાલખીમાં બેઠી છે રાજા રથમાં બેઠા છે ધ્રુવજીનું સ્વાગત કરવા જાય છે થોડો વિચાર કરો પહેલા ધ્રુવજી રાજા પાસે આવ્યા હતા ત્યારે રાજાએ મુખ ફેરવી હવે ધ્રુવજી ગામના બહાર બગીચામાં બેઠા છે ત્યાં રાજા સ્વાગત કરવા જાય છે જે જગતના પાછળ પડે એ દુઃખી થાય છે જે પરમાત્માના પાછળ પડે છે જગત એના પાછળ પાછળ ચાલે જે પ્રભુના માર્ગમાં આગળ વધે છે એને બધા સાધુ સંતો સાથ આપે છે જેનો માર્ગ સારો નથી એનો સગો ભાઈ પણ એને સાથ નહીં આપે આજે રાજા ત્યાં સ્વાગત કરવા જાય ધ્રુવજીએ દૂરથી જોયું છે પિતાજીનો રથ આવે છે દોડતા ગયા છે રથના આગળ સાષ્ટાંગ દોડતા સારથીએ કહ્યું મહારાજ મહારાજ રાજકુમાર આપને વંદન જે બાળકનો મેં તિરસ્કાર કર્યો કેવો થયો છે મારા રથના આગળ સાષ્ટાંગ બાળક વંદન કરે છે તે સાંભળ્યું પછી તો રાજા રથમાં બેસી શક્યા નહીં રથમાંથી કૂદી પડ્યા છે આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રો નીકળે છે મારું બાળક ક્યાં ગુરુજીએ પિતાજીના ચરણને સ્પર્શ કર્યો છે પિતાજી હું તમારા ચરણમાં છું બાળકને ઉઠાવ્યો છાતી પિતા પુત્ર એક થયા છે રાજાના આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે ધ્રુવજીના માથે અહીં જ રાજ્યાભિષેક હું લાયક નથી મારું મન સ્ત્રીમાં ફસાયું પણ હું ધ્રુવનો પિતા છું મારો દીકરો ધ્રુવ મહાન ભગવત ભક્ત છે કોઈ દિવસ ધ્રુવ મને નારાયણના દર્શન ધ્રુવજી એ કહ્યું છે માતાઓને હું વંદન કરી આવું છું બીજા બેઠા તારી માં પ્રતીક્ષા કર ધ્રુવજી ને યાદ આવ્યું મારી માએ મને કહ્યું છે પિતાને જે પ્યારી લાગે એને પ્રથમ એને ધ્રુવજી પ્રથમ વિમાતા સુરુચિ આશીર્વાદ જેનું મન અતિ શુદ્ધ છે એના શત્રુ એના મિત્ર થઈ જાય જેનું મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે પશુ પક્ષી એની સાથે પ્રેમ કરે સૂચના હૃદયનો પલટો થાય તો શું સુનીતિ પ્રતીક્ષા કરે છે સારું કર્યું બોરબણ મારે દયો કૌશલ કૌશલ મારો દીકરો સુનીતિમાં પ્રતીક્ષા કરે છે ગુરુજી દોડતા આવ્યા છે માને સાષ્ટાંગ વંદન બાળક વંદન કરે છે તે માએ જોયું માએ બાળકને ઉઠાવ્યો છાતી સાથે એનું ગળું બનાવ્યું મુખમાંથી શબ્દ નીકળતો નથી સ્તનમાંથી દૂધની ધારા ટપકો મારો દીકરો મારી બહુ ઈચ્છા હતી કે મારો દીકરો મહાન ભગવત ભક્ત બને લોકો મારા ધ્રુવની કથા કરશે ત્યારે મારું પણ નામ લેશે સુનીતિ મારો દીકરો મારો દીકરો મહાન ભગવત સુંદર હાથ હાથને શૃંગારી છે બધાની ઈચ્છા છે મોટું વળઘોડું કાઢીશ અમને તો નારાયણના દર્શન થવાના નથી સાંભળ્યું છે કે ધ્રુવજી નારાયણના દર્શન કરીને આવ્યા છે અમે ધ્રુવજીના દર્શન સુંદર હાથણ સ્વીકારી છે બધાની ઈચ્છા છે ધ્રુવજી બિરાજ ધ્રુવજીએ કહ્યું એ કલો નહીં રાજા એ પૂછ્યું કે તારી સાથે બીજો કોણ કે મારા ભાઈ આજકાલના લોકો તો ભગવાનને છોડીને બંગલામાં જ જઈ એટલે ઘર છોડવાની રાજાઓ રાજમહેલ છોડીને ભગવાનના માટે વનમાં ધ્રુવજી રાજા થયા છે ધ્રુવજી નું લગ્ન થયું ધ્રુવજી ના ઘેર બે બાળકો થયા છે કલ્પ અને વત્સલ એક વાર ધ્રુવજી નો નાનો ભાઈ ઉત્તમ એ જંગલ માં શિકાર કરવા માટે ગયેલો યક્ષો ગંધા સાથેનું યુદ્ધ થયું યુદ્ધમાં ઉત્તમનું મરણ થયું ત્યારે ધ્રુવજી પણ યુદ્ધ કરવા ગયા મારા ભાઈને યક્ષોએ માર્યો ભયંકર યુદ્ધ થયું છે યુદ્ધ ભૂમિમાં દાદા સ્વયંભૂ મનો આવ્યા છે અને ધ્રુવજીને સમજાવે છે બેટા તારા જેવા ભગવાનના ભક્તો યુદ્ધ કરે એ શોભે તારા ભાઈ નું આયુષ પૂરું થયું હતું આયુષ પૂરું થયા પછી મરણ ને કંઈક નિમિત્ત થાય શું યુદ્ધ કરે છે ધ્રુવજી કેટલાક વર્ષો સુધી રાજ્ય કર્યું ધ્રુવજી એ પુત્ર ને ગાદીમાં બેસાડ્યો છે અને ધ્રુવજી ગંગા કિનારે ગયા છે અવસ્થામાં ધ્રુવજી યમુનાજીના કિનારે ભક્તિ કરવા માટે આવ્યા હતા યમુનાજી ભક્તિનું દાન કરે છે શ્રી ગંગામાં મુક્તિ આપી છે કષ્ટામ સેવે સમરિષ્ય ધ્રુવજી મહારાજ ગંગા કિનારે ઋષિકેશથી તમે સ્વર્ગાશ્રમમાં જાઓ જ્યારે માર્ગમાં જગ્યા આવે છે જ્યાં ધ્રુવજી બેઠા છે ત્યાં ધ્રુવનારાયણ નું મંદિર છે ધ્રુવની ત્યાંથી જ વૈકુંઠમાં ગયા આજે પણ ત્યાં એક મોટો ચમત્કાર છે કોઈ વખત જાઓ તો યાદ રાખીને દર્શન કરો ધ્રુવજી મહારાજ ગંગા કિનારે જ્યાં બેઠા છે જ્યાં ગંગાજી અતિ શાંત ઋષિકેશ થી તમે ઉપર જાઓ કોઈ ઠેકાણે ગંગાજી શાંત છે એવા દર્શન થતા નથી ગંગામાં અતિ વેગમાં દોડે છે ધ્રુવાશ્રમમાં ધ્રુવજીના ધ્યાનમાં વિક્ષેપ ન થાય માટે ગંગાજી એ મૌન રાખ્યું જરા પણ શબ્દ કરતા નથી ઋષિકેશની ઉપર ગયા પછી ગંગાજી શાંત છે એવા દર્શન કોઈ ઠીકાણે થતા નથી એક ધ્રુવાશ્રમમાં ધ્રુવજીના ભક્તિમાં વિક્ષેપ ન થાય માટે ગંગાજીએ મૌન રાખ્યું આજ સુધી મૌન છે ધ્રુવાશ્રમમાં ગંગાજી અતિ શાંત છે ધ્રુવજી ગંગા કિનારે બેઠા છે ધ્રુવજીની ભક્તિ એ બહુ વધી ગઈ ભગવાનને હવે ધ્રુવ વિના ગમતું નથી પ્રભુના પાર્ષદો વિમાન લઈને આવે છે ધ્રુવજી ગંગા સ્નાન કરે છે ગંગા કિનારે જેટલા સંતો બેઠા હતા બધાને સાષ્ટાંગ પ્રણામ વૈકુંઠમાં જાય પોતાના માથે પગ મૂક્યો છે અને બીજો પ્રજા વિમાનમાં પધરાવે છે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીરનો ત્યાગ કર્યો વૈકુંઠમાં વિમાનમાં બેઠા તે સમયે ધ્રુવજીને સુનીતિ માયા લાગી છે આજે હું વૈકુંઠમાં જઉં છું તો માના આશીર્વાદથી હું વિમાનમાં બેઠો હું નાનો હતો ત્યારે મારી મા મને કેવો બોધ આપતી હતી મારી મા મને બહુ પ્રેમથી સમજાવે માના આશીર્વાદથી હું વૈકુંઠમાં ધ્રુવજીને મા યાદ આવી છે ઘણા દિવસ થયા મારી માએ શરીર છોડ્યું છે એ જીવાતમાં ક્યાં ગયો એને કેવી ગતિ મળી છે હું તો વૈકુંઠમાં જઉં છું મારી મા ક્યાં છે મા યાદ આવે છે પાર્ષદો સમજી રહ્યા છે માને યાદ કરે છે ધ્રુવજીને કહ્યું છે થોડી નજર ઉપર કરો ધ્રુવજી ઉપર નજર કરી છે તે ઉપર એક વિમાન જતું હતું જે વિમાનમાં માં બેઠા પ્રભુના પાર્ષદો સુનીતિ માતાને સમજાવે છે તમારો દીકરો ધ્રુવ એ મહાન ભગવત ભક્ત થયો આપ્યો ચંદ્ર સૂર્ય એસે ત્યાં ધ્રુવ ચરિત્રની જ કથા ધ્રુવ ચરિત્ર ની કથા બહુ વિવેકથી કોઈ દિવસ કથામાં એવું બોલે નહીં કે હું ધ્રુવ ધ્રુવનો ગુરુ છું ધ્રુવ મારો શિષ્ય એવું બોલતા નથી કથામાં તો નારદજી વિવેકથી કથા કરે બાળક માની આજ્ઞા આજ્ઞાથી ઘર છોડીને વનમાં ગયો વનમાં ગયા પછી એને વનમાં એક સાધુના દર્શન થયા હું મળ્યો હતો એવું બોલે નહીં વનમાં એને સંત મળ્યા ધ્રુજી સત્સંગથી એમનું જીવન સફળ થયું એમના ઉપર એક સંતની કૃપા થઈ નારદજી મહારાજ તો કથામાં સુનીતિ મહારાજ બહુ વખાણ કર્યો ધન્ય છે સુનીતિ એ મહાન પતિવ્રતા હતી એનો પતિમાં કેવો ભાવ હતો અને તેથી એનો દીકરો મહાન ભગવત ભક્ત સુરીતી માને ભગવાનમાં કેવો વિશ્વાસ છે પાંચ વર્ષના બાળકને ભક્તિ કરવા માટે વનમાં આજકાલની માતાઓ વનમાં કેટલીક માતાઓ તો બાળકોને રૂપિયા આપીને સિનેમા જોવા મોકલે સિનેમા જોવો તારું કલ્યાણ થશે ખરાબ ખરાબ ચિત્ર જુએ છે સિનેમા વાળાને તો પૈસા જ કમાવવા શાસ્ત્ર જોવાથી આંખ બગડી મન સુનીતિમાં બાળકને સમજાવીને મનમાં મોકલે છે સત્રે ગાયક પ્રચેત કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે અને તે નારાયણ સરોવરમાં પ્રચેતાઓએ મોટો યજ્ઞ કરેલો તે યજ્ઞમાં નારદજી મહારાજ પણ પધાર્યા હતા કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર અતિ પવિત્ર સાત્વિક ભૂમિ ભૂમિ હૃદયને પીગળાવે છે એવી ભૂમિ છે સાત્વિક ભાવ જલ્દી જાગે છે ભૂમિની અસર મન ઉપર થાય છે નારદજી મહારાજે વિચાર કર્યો હવે કથા નહીં કરું આ ભૂમિમાં બેસીને ધ્રુવના જેવી સતત ભક્તિ નારાયણ નું ધ્યાન કરતા કરતા કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ